ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું हमने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो हमने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जय सच्चिदानंद जय सच्चिदानंद माताओं जय सच्चिदानंद एक इंस्ट्रक्शन आपने કહેવામાં આવ્યું કે मने પહેલું તો બધાને થેન્ક યુ કહેવામાં આવે છે તમારા શૂઝ તમે લોકોએ બધા બહાર મૂક્યા છે તે બદલ આ હોલની બીજું પણ જરાક આપણે ચોખ્ખાઈ જાળવી રાખવાની છે તો આપ જે કંઈ પણ અંદર લાવો લાવો નહીં તો તો વધુ સારું છે પણ જે કંઈ પણ લાવો તે ખાસ યાદ રાખીને બહાર લઈ જજો અને ગાર્બેજમાં મૂકી દેજો જરૂર ના હોય તો અને ત્રીજી ખાસ એક વસ્તુ કે પહેલેના મહાત્માઓએ ખાસ પુરુષાર્થ કર્યો છે આપણને બધાને સરસ અહીંયા આવકાર આપ્યો છે હું તો દસ દિવસથી છું એટલે મને ખબર છે પણ એક વસ્તુની રિક્વેસ્ટ કરે છે બીજી કે દાદાજી માટે એ લોકોએ આપણી જમણી બાજુએ અહીંથી બહાર નીકળીએ તો ડાબી બાજુનો એક ટોયલેટ છે બાથરૂમ છે ઉપર મારેલું તો છે બોર્ડ દાદાજી આપણે બધા એમ માનીએ કે હવે દાદાએ આપણને દાદા જ બનાવ્યા છે પણ એ છતાંય કનુ દાદાજી માટે જો એ રૂમ રિઝર્વ રાખીએ આપણે તો બહુ સારું થશે અને જનરલ બધાને ખબર જ છે કે બીજી ફેસિલિટીઝ છે હા તો આટલી રિક્વેસ્ટ એ લોકોએ મને જરા જણાવવાનું કીધું છે તો જરા ધ્યાનમાં રાખજો જય સચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા આવી ગયા છે જય સચ્ચિદાનંદ દાદા આવી ગયા છે એટલે આ બે દિવસનો આપણો જે ઉલ્લાસ છે ને એને આગો પાછો થવા નહીં દેતા અમુક આપણે ઇન્સ્ટ્રક્શન તો આપવી પડે આપણે શું બધા ખોટા પક્ષ થઈ ગયા છે ને એટલે જગતના કાયદા આપણાથી કેટલી વખત ઓવરલુક થઈ જાય પણ આપણે જ્યાં દાદાજી માટે છે તો આપણે સમજી લઈએ એટલા બે દિવસનો ઉલ્લાસનો સમય છે કોઈએ કોઈનો વ્યવહાર દાદાએ જોવા ના પાડી એટલે આપણે વ્યવહાર જોવાના નથી આપણે તો આજે પ્રસંગ છે અને આશ્ચર્યથી આઉટ ઓફ એક્સેપ્શન દાદાજીની હાજરી છે ને આપણે જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ એટલે એનો આપણે દાદાને જોઈએ દાદા તો આપણને જ જોતા હોય પણ આપણે દાદા તરફ જોતા નથી હોતા બીજું બધું બહુ જોવાઈ જાય મારાથી તો જોવાઈ જાય તમારાથી કંઈ નહીં જોવાતું હોય પણ આપણે થોડું આ રાખીએ છીએ અને એનો લાભ લઈએ કે દાદાને હું એ સિવાય ત્રીજું કોઈ નથી અને એ દાદાના જન્મોત્સવને આપણે બહુ સારી રીતે માણીએ કે ક્યાં ક્યાંથી આખા અમેરિકાથી બધા આવ્યા છે લંડનથી આવ્યા છે મેન્ચેસ્ટરથી આવ્યા છે સિલવાથી આવ્યા છે પણ આપણે આપણે ને આપણે જ બધા આવ્યા છે એટલે એનો ખૂબ લાભ લઈએ જય સચ્ચિદાનંદ દાદા હમણાં જ થોડીઓમાં બધા છે એક પદ લઈએ જય સચ્ચિદાનંદ Thank you. જેની પાસે બુક હોય તેમાં પાન નંબર છે વન સિક્સ થ્રી નજીક જય સચિદાન જય સચિદાન नगर गली शेरी चौटे नगर गली शेरी चौटे No. Shame. कोई दुनिया આખા વિશ્વને દરેકને પોતપોતાની ભાષામાં સંદેશો આપવા માટે દાદા ભગવાન પધાર્યા નોન ડુઅરશીપથી એને બોડી બરોબર છે પાછળ સંભળાય છે હવે સંભળાય છે ચાલો ઓકે રવા દો દીપકભાઈ રવા દે એટલે આ કળિયુગમાં દાદા ભગવાન પધાર્યા આ ડુવરશીપ વાળા જગતમાં કે ડુવરશીપ અને ડુવરશીપનું ફંક્શન શું છે અને આપણે માનવ તરીકે આપણે મનુષ્ય કોણ છીએ અને મનુષ્યનું ફંક્શન શું છે સારા વિશ્વમાં બધાના માટે એક સરખું છે એમાં કંઈ ભેદ નથી એમાં કંઈ ભેદ નથી એમાં આપણે ભારતના થઈ જઈએ છીએ ભારતના જેવું છે નહીં પરંતુ એનો વિશેષ પ્રકાર એટલો સુંદર છે કે ભારતના થઈ એ ભારત આજે અધ્યાત્મનો સંદેશો બધાને બહુ સુપેરે ને બહુ સારી રીતે આપી શકે એમ છે માનવ જીવનને માનવ જગતને બહુ સુંદર રીતે અડધા ભગવાન એમને આ કરવા વાળા જગત ને કઈ નકાર્યું નથી પરંતુ એને જે જે સંદર્ભમાં અને જે રીતે છે એ રીતે એને સ્વીકારવું જોઈએ તે રીતે બધાને સમજાવ્યું સાહેબ એવું ડૉક્ટર શૈલેષાનંદજી સાહેબ આજે આપણા બાદ ડૉક્ટર ડૉક્ટર સાહેબ આવી ગયા ચાર ચાર આપતા પુત્રો દાદા મૂકીને ગયા છે જેમને બધા મૂકીને ગયા છે દાદા હમ બરોબર છે સંભળાય છે તો આપણે આ હોલમાં આપણે આટલા બધા ભેગા થયા છીએ એક એક શરીર બધું કરવા વાળું છે છતાં આપણે કરવા વાળા નથી કશું પણ જે કરે છે એને જોનાર નહીં હોય તો કરવો કરનાર શું કરશે બિચારો બે ચાર ક્યાં કરેગા તો એને આનંદ આવે કોઈ કે મને કોઈ જોનારો હોય તો હું કરું છું તો કોઈને મને આનંદ થાય ને કે મને જોવે છે કોઈ હરીશ તમે આ સમજાવો છો આવું બધું એટલે આપણને આપણો સ્વભાવ જોવાનો દાદાએ બહુ સુંદર રીતે પ્રસ્થાપિત કર્યો અને એ જ્ઞાન સાથેનો પ્રકાશ આ વર્ણમાં બધા સાથે રહેવા માટે જોવાથી અને જોયા સિવાય આપણે જ્ઞાન સ્વરૂપ છે કેમ સમજાશે આપણને જોયા કરીએ આપણે જ આપણને બધી જો સુંદર આજે ભેગા થયા છીએ આપણે અને થોડો સત્સંગની વાતો કરી લઈએ કરીશું માં તો સત્સંગ કરીશું કે ચાલો જોઈએ સચિદાનંદ માયા સચ્ચિદાનંદ મારા દીકરે અહીંયા થઈ ગયું લિસ્ટ આવી છે બોલાવી દઈએ વાત કરો એની જોડે છોકરીઓ બોલાવીને વાતો કરીએ તમારા લોકો જોડે વાતો કરવાની છે પરમાત્મા પોતાને પણ સમજીએ અને બધા એકબીજાને પણ સમજીએ અને સારો માનવ જીવનનો ધર્મ જ આ છે કે સમજ સમજથી સમજ બધે પ્રસરતી જતી જાય સમજ સમજથી સમજ બધે જ પ્રસરતી જતી જાય અને આ સમજનો ગુણ છે અને એ સમજ બીજું કશું નહીં જ્ઞાન જ્ઞાન અને વ્યવહારમાં શું વધારે કામ કરે બધા દ્રશ દર્શન પ્રકાશથી બે બધી રીતે કામ કરે તો લઈએ આપણે આપણે અનુભવ શ્રેણી તેરમા નંબરની છે એમાંથી એમાંથી આનંદ જોશી આનંદ આવે છે yes very good very good બહુ બધા આવ્યો સાહેબે અમિત સાહેબે કહ્યું કે આનંદનો ફોન આવ્યો હતો હમ ખુશ થઈ ગયા કે આનંદ મારાથી કંઈક નારાજ થયો હોય તે હવે નારાજગી નીકળી ગઈ લાગે છે એને સારું થયું ચાલો તો આનંદ જોશી તે પૂછ્યું છે અને સૂત્ર નંબર તેર અને બાવીસ બે પૂછ્યા છે રાઈટ ઓકે લઈએ આપણે કાળમાં ભૂતકાળની તેમજ ભવિષ્યકાળની ઘટનાઓની અવસ્થાઓના પરિણામો વાંચી શકાય છે આ બોલજો હું બોલું એ પ્રમાણે વર્તમાન કાળમાં ભૂતકાળની તેમજ ભવિષ્યકાળની ઘટનાઓની અવસ્થાઓના પરિણામો વાંચી શકાય છે અને એ વંચાતી અવસ્થાઓના પરિણામો સમજના પરિણામે કેવળ સ્વરૂપે પારિણામિક સત્તાએ કરીને શમન થઈને પૂર્વ પ્રયોગે પરિણમી શકે છે સિદ્ધત્વ તો જ થાય નહીં તો નહીં અને આ છેલ્લામાં છેલ્લું પરિણામનું સોપાન છે શું આનંદ તારે સમજવું છે આમાં બહુ અઘરું પડી ગયું બમ્પર નથી આપણી આજ્ઞા જો બમ્પર છે આજ્ઞા બમ્પર છે કે પણ બમ્પર ને બમ્પર જેવી છે આમ તો જો સમજીએ તો એ સમજતી જતી જાય આપણને તો એના બધા પરિણામ એટલે કે એનું રિઝલ્ટ આવું બધું આવે ધીમે ધીમે ધીમે આવતું જાય એકદમ ના આવે શું કહ્યું ધીમે ધીમે આવતું જતું જાય એકદમ નથી આવતું એટલે આપણે ચેતનની અવસ્થાઓ ચેતન છે શુદ્ધાત્માની અવસ્થાઓ શુદ્ધાત્માની જોવા જાણવાની છે મુખ્ય પ્રમુખ અને પોતે પોતાના આનંદ સુખમાં સ્થિર થવાની છે જોવું જાણવું સ્થિર થવું પણ સ્થિર આકારમાં થઈ શકાય એવું નથી આપણા વ્યવહારને લીધે એટલે વ્યવહારમાંથી જેમ જેમ આપણે સમ્યક ભાવે અંદરથી પસાર થતા જઈએ શું કહ્યું સમ્યક ભાવ એટલે વ્યવહાર ને વ્યવહારના બધા વ્યવહારના પરિણામો ક્યાંય આપણે દખલ ના થાય અને આપણે આપણા શુદ્ધાત્માના પરિણામોથી બહુ સારી રીતે રહી શકીએ એ રીતે રહીએ એ તપ આવ્યા વગર રહે નહીં આ કાળમાં આ કાળમાં પૂરો તપવાળો કાળ છે અને એ તપમાં આપણું અંદરનું તપ ચાલ્યા કરે જે આપણને સહન ના થાય છતાં ધીરજથી એને સહી લેવાનું બધી જ રીતે અને જેમ સહી લેવાનું મહાત્મા ના હોય એવું બધા ઘણા ઘણાને થતું હશે પરંતુ આ સંભાવ નિકાલની વાત છે આખી નહીં તો એ સંભાવ નિકાલ જ્યારે તપ આવ્યો ને જ્યારે સંભાવ નિકાલની જરૂર છે થઈ શકે નહીં બહુ જરૂર છે એટલે ઘણી વખતે આપણે આ અક્રમ વિજ્ઞાનની કરતા ભાવ ન કરતા ભાવની વાતોમાં ઘણી આમ થાય કે આમ ના થાય એવું બધું ઘણા થાય છે આ કરવાવાળી સંજ્ઞા શરીર અને શરીરથી બધાએ જીવવાનું અને એ શરીરથી આજ્ઞા ધર્મ પ્રમાણે પાછું જીવવાનું એમાં આ શરીરનું કરવા કરવાપણું અને આપણું જાણવા જાણવાપણું આ બે ધર્મથી બે દ્રષ્ટિથી આપણે સરખું રહેવું જ પડે અને એમાં તપ આપવાનું જ એમાં સમ્યક પ્રકાર ધીરજ ધીરજ ધીરજથી પસાર થવા દેવાનું કારણ કે તપનો સ્વભાવ છે આવે એનો જેટલો ચિકાસ હશે એટલી ટકશે અને પછી ધીમે ધીમે ઓગળશે એ ગ્રાફ જેવું છે તપ આવે રોજ કોઈ પણ કશાય ડિસ્ચાર્જ કશા થયો તો આવ્યો ગ્રાફ જેવો ઉપર જાય થોડો થોડો જાય આમ જાય જાય પછી ઉપર જાય કલાક પૂરો અને પછી આમ નીચે ઉતરતો જ જાય એ તો એનો નિયમ છે આ એટલે જ દાદાએ બહુ સુંદર રીતે આ કળિયુગને માટે આપણને સમજવા માટે સાદી ભાષામાં કહ્યું કે સંયોગ માત્ર વિયોગી સ્વભાવનો છે સંયોગ માત્ર વિયોગી સ્વભાવનો છે અર્થાત સંયોગ માત્ર જે આવે છે તે આપણને મુક્તિનો સુખ આપીને જાય છે શું કહ્યું પરંતુ આપણે એની જોડે વાલ વાલમ બધું રાખેલી છે એટલે કે થોડું ટકને આવે આટલું બધું ત્યાં આપણી દોસ્તી હતી બધું હતું થોડું એકદમ ક્યાં જલ્દી ચાલ્યું જાય છે થોડું ટક એવું એને કરીએ છીએ આપણે એ તો એનું આયુષ્ય લઈને આવ્યું છે એને આયુષ્ય આપણે બંધ રાખીએ છીએ થોડું પ્રાણાયામમાં રોગીઓ જરા પ્રાણને રોકે છે ને એવું ડૉક્ટરો તો ના માને પણ એવું કહેવાતું હતું એટલે આપણે એને રોકીએ અને પછી બહુ અઘરાય છોડો છોડો ભાઈ હા રજા જવા દઉં છું એવું કહીએ તો બહુ સારું તપ તપ છે તપ કઈ બહારથી નથી આવતું આપણે અંદર કારણો પડ્યા છે એના કારણે આપણને બહારથી આવતું લાગે છે ખાલી ફક્ત એટલું જ અને નિમિત્ત ના હોય કોરિયર ના હોય તો કોરિયર વગર એ આપણું તપ આપવાનો જે ભાગ છે જેના માટે આપણે ચોખ્ખાથી જે વ્યવહારમાં એ કેવી રીતે બનાય કોરિયર તો જોઈશે જ તેમાં કોરિયરને આપણે દાદાએ કેવું સદી સાદી ભાષામાં કહ્યું છે કે નિમિત્તને બચકા બચકા શબ્દો તો બધા જાણે પણ અમેરિકામાં તો આ બહુ ઓછા જાણતા હશે ને ભારતમાં તો બહુ કોમન એક્સપિરિયન્સ છે બધા જો બે ત્રણ રહ્યા આપણા આચાર્ય સાહેબ હતા રસિકભાઈ તે ગોવાથી આવતા હતા આચાર્ય સાહેબ ભાવચંદ્રજી છે સાહેબજી આવતા હતા ગોવા જતા હતા ક્યાં આવતા ત્યાં કંઈક એવું શું કંઈ આવ્યું તો ત્યાં જ્યાં જવાનું તો બેઠા ને ત્યાં આગળ કૂતરા હતા બધા તે કૂતરી એમ આવી અને એ કરવા જાય ભાવચંદ્ર સાહેબ તો કંઈ જોયા કરે પણ આવીને ભાઈ ફટ દઈને નાચું લીધું કંઈ કરતું સાહેબ સમજી ગયા કે ખાસું તપાયું આ તો ખાસું આવ્યું હમ બનેલો આ કિસ્સો એટલે ભારતમાં આઝાદી બહુ છે બધી જ જાતની બધાને છૂટથી ફરવાની આઝાદી છે ભારતમાં ફરવે જેવું નહીં હે એટલે જ બધાને સંદેશો આપી શકે છે કે આઝાદી શું છે પરંતુ મનુષ્યને એના જીવનમાં એને આઝાદી પોતાના દિલથી સમજવાની છે કે આ બંધાયેલા શરીરમાં બધી બાજુથી બંધક બંધનો છે અને એમાં આપણે ફ્રીડી ફ્રી કેવું જવું નિષ્ઠા હમ? ગુજરાતીમાં sorry sorry to live with this body and yet to live with freedom. Possible? Is it possible, right or not? Or no? Yes or no? Yes. Difficult, right? Yes. Difficult. But gradually you will experience it, gradually. કોઈ કોઈ કોઈ થાય શું બાર ના થાય તારી કોઈ થાય એટલે આ જરા દેખાય છે એવું પણ તમે એનું બ્રેક કરીને સમજશો તો બધું સમજાશે બ્રેક કરીને શું બ્રેક કરવાનું કે વર્તમાન કાળમાં ભૂતકાળની તેમજ ભવિષ્યકાળની ઘટનાઓના પરિણામો અવસ્થાઓ અવસ્થાઓ અને એના પરિણામો વાંચી શકાય છે હવે ભવિષ્યકાળનો કોઈ કોઈને જરાક પ્રશ્ન થાય કે ભવિષ્યકાળનું કેવી રીતે ભવિષ્ય તો વ્યવસ્થિતના હાથમાં છે એ ખોટું નથી પરંતુ આપણું વર્તમાનનું જ્ઞાન એ વર્તમાનના જ્ઞાનમાં આ બધા જ્ઞેયો દ્રશ્યો બધા ઝળકી શકે છે એ દ્રષ્ટિએ વાત છે આ એ અપેક્ષાથી છે અને ભવિષ્યના એટલે એક્ઝેક્ટ ભૂતકાળમાં થયું તો બધાને અનુભવ થાય યાદ કરે બધું કરે પણ ભવિષ્યનું થઈ શકતું નથી એટલે એનું ઝાંકું હોય થોડું પણ એને અણસાર આવે આખો એને શું કહેવાય અણસાર રિંકલિંગ આવે બધું એ જ રીતે છે આ એટલે એના પરિણામ અવસ્થા એટલે એનું પરિણામ કઈ ટાઈપની છે શું છે કઈ છે સમજ્યું વાંચી શકાય છે અને વંચાતી અવસ્થાઓના પરિણામો પણ સમજના પરિણામે કેવળ સ્વરૂપે પારિણામિક સત્તાએ એટલે કે સ્વભાવ સ્વભાવમાં પરિણમે પોતે દ્રવ્ય દ્રવ્યના સ્વભાવમાં પરિણમે તત્વ તત્વના સ્વભાવમાં પરિણમે એવી રીતે પોતે એ જ અવસ્થાઓમાં પોતા પરિણમી જાય એટલે આપણો આત્મા સંપૂર્ણ શુદ્ધ છે સર્વાંગ શુદ્ધ છે શું કહ્યું સંપૂર્ણ શુદ્ધ છે સર્વાંગ શુદ્ધ છે સંપૂર્ણ શુદ્ધ છે એટલે શું તો કે ઓલ થ્રુ એવરી ડાયમેન્શન આજના વિજ્ઞાન જે ડાયમેન્શન કરે છે કશાય નથી કોઈ બધી રીતે અને ખાસ કરીને આઠ પ્રકાર કયા છે એના આઠ પ્રકાર ચાર દિશાઓ ચાર દિશાઓ બધી બાજુથી થ્રી ડાયમેન્શનલી ઓલ થ્રુ અને એવરી આસ્પેક્ટમાં એટલે અવસ્થાઓ આસ્પેક્ટ એટલે બધી અવસ્થાઓ બધી જ એટલે એ દ્રષ્ટિએ આ છે વાત તારે સમજાય ભાઈ આગળ જવું સારું બીજું સૂત્ર નંબર બાવીસ શું કહ્યું બીજી ચોપડીમાં ચોપડી બીજી આગળ આમાં નથી નહીં સૂત્ર નંબર તેર અને શ્રેણી સોળમાંથી ઓહો શ્રેણી સોળમાંથી એમાંથી બાવીસ સોળ તમે આનંદ સમજાયું ને ભાઈ ચાલો પછી આપણને આપણી રીતે અંદર રહ્યા કરશે ધીમે ધીમે વાંચી આ તો શરીર જોડે રહી રહીને અમને શરીરનો લાભ મળ્યો અને શરીર એમ માને કે સાહેબ બહુ સારા છે મને આવું છૂટતી રહેવા દે છે બેને એકબીજાનો લાભ શરીરે બિચારીને એવું લાગતું તો જોઈએ ને કે બધી પકડી રાખે બાળક મોટું થાય એટલે એને છૂટતી લંબા જોઈએ કે નહીં છતાં પછી મમ્મી આમ ભરગાડ ભરગાડ કરે કેમ ચાલે છૂટ મૂકવું પડે દાદા બાવીસમું છે જોઈએ આ પર મોટું છે ડિસ્ચાર્જ અહંકારમાં પણ બોલો જો બેફામ પણ હોય અગર તું અજાગૃતિ હોય તો સૂક્ષ્મ કર્મ બીજ પડવાની સંભાવના છે કારણ કે જ્ઞાની પુરુષે પાંચ આજ્ઞા આપી છતાં પણ અજાગૃતિને કારણે પોતાપણાને કારણે આ કાળના પ્રભાવે પોતાના વ્યૂ પોઈન્ટ તેમ થઈ શકે છે એમાં પછી નાની પુરુષ પણ શું કરી શકે બોલ શું મોજું તારે હા એટલે કે પહેલો તો પ્રશ્ન થાય ને કે આપણે તો અક્રમ વિજ્ઞાન પામ્યા છે હવે ચાલો કર્મનું પડે જ નહીં ને હવે તો પણ આ ચેતવણી જરૂર છે ચેતવણી સ્વરૂપે એટલે પાંચ આજ્ઞા એ ધર્મ અને પાંચ આજ્ઞા એ તપ એ આપણું જીવન છે હવે જીવન બની જ જાય છે આ જીવનમાં જ્યાં જ્યાં કચાશ થઈ કચાશ થઈ ત્યાં આગળ એ નિકાલ થવાનો અટક્યો ત્યાં આગળ શું થયું અટક્યો અને એમાં અટકેવા પોતા પાડું પેલી આ ડાઈ ગઈ આ કઈનું હોય ને બધું ત્યાં આગળ જો અટકળ જેવું થયું તો બહુ જોખમ છે આ ડાય છે આ મોહનો પડતો બધા દર્શન અને ચારિત્ર મોહના અને પછી આ કોઈની જાત જાતની કપટ ભાવના તે બધી હોય ને આ બધું અટકે એ બધું પોતા પોતાપણામાં જાય બધું બહુ મોટું છે પોતા પણ તો બહુ આખા શરીરમાં ફેલાયેલું બધું એના લીધે અજાગ્રત રહેવાય આપણાથી શું આપણે આપણા ચોકી પેલા નીચે આપણે જોઈને જ આપણું કર્મ જતું જવું જોઈએ ને તો જે છૂટું થયું કહેવાય ને તો મુક્ત મુક્તિ જ ના પામે કોઈ દિવસે સમજાયું એ અજાગૃતિમાં અનાજાગૃતિમાં પોતાપણામાં જેટલો ચીકણો ભાગ છે એમાં શક્યતા રહેલી છે એટલે બહુ જાગૃત થવું જોઈએ પરંતુ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાંથી ગમે તેવું આપણને લાગતું હોય ને એની અસરો વધારે પાવરફુલ હંમેશા મલ્ટીપ્લાય થાય થોડી અસર જે નોર્મલ અસર ડિસ્ચાર્જ થતો હોય ને એમાં થોડુંક બર મરી જાય એને તો તે વખતે પ્રતિક્રમણ કરી જ લેવું પડે આપણે એટલે આપણે છે જ્યાં સુધી આ બધું કામ થઈ શકે છીએ છીએ ને અને દાદાએ આટલું જ કહ્યું હતું કે કામ આ રીતે કાઢી લેવાનું છે શું કહ્યું કામ આ રીતે આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ ધર્મ આ બે જ છે આ કાળમાં અને એનાથી આટલો ઘઉં નીકળી જાય આખો તો તમારા આપણા બધા જ માટે મહાવીર ક્ષેત્રનું બધું જ આખી પ્રકૃતિ અંદર તૈયાર રહ્યા કરે તૈયાર રહ્યા કરે ત્યારે કશું કરવું ના પડે કરવા બાદ છૂટી ગયા છીએ પણ પ્રકૃતિ પ્રકૃતિને દ્રવ્ય દ્રવ્યનું કામ કરી લે છે શું કહ્યું પ્રકૃતિ એ દ્રવ્ય છે મારા ક્ષેત્રનું પ્રકૃતિ ત્યાં કાળ છે બધું એ તેનું દ્રવ્ય અહીંયા એ પ્રકૃતિનું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી થયું તે આ બધું ખેંચી જાય શું એવું છે આ દ્રવ્ય દ્રવ્યનું એટલે પૂતગલ પૂતગલથી કામ થઈ જાય છે આપણું અને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ રહ્યા કરે સમજાયું કે નહીં ચાલો આનું થઈ ગયું પદ એક ચલાવશું કે લો એક લઈ લ્યા ભાવેશ આપણો એડમન્ટન કેનેડા આવ્યા છે ભાવેશભાઈ હતું છે એમને પૂછ્યું છે નીચેના પ્રશ્નો માટે સમજ જોઈએ છે કે ફાઇલ નંબર એક ઇમોશનલ થાય ત્યારે ક્યારેક ખબર પડે છે પરંતુ અમુક સંજોગોમાં ખબર પડતી નથી તો એ જેવા પ્રકારનું મોટા ઇમોશનલ પણ સમજાય એ માટે કૃપા કરશો ફાઇલ નંબર એક ઇમોશનલ થાય એટલે આજ્ઞા એપ્લિકેશન કરી રીતે કરવું એવું છે કે જ્ઞાન મળ્યા પછી આપણે બધાએ આપણા દરેકની પ્રકૃતિમાં બહુ ચેતીને ચાલવા જેવું અહીંયા છે સંજોગો આવશે આપણને વ્યવહારના બધા એવા કે આપણને ઇમોશનલ કરે ઇમોશન ખોટી નથી ઇમોશન ખોટી નથી એ નોર્મલ મોશન છે પરંતુ ઇમોશનલ થઈ જાય છે ઇમોશનલ શું કહ્યું ઈ કોનો લો છે તો કંઈક બોલે છે આ ખરા છે સમજો કે નહીં ઇમોશનલ એટલે કે આ આપણને લાગણીશીલતા એટલે લાગણી કોઈ દિવસ ખોટી ના હોય લાગણી વગર હોઈ શકે જ નહીં જીવન કોઈ પણ જીવન નથી અને મનુષ્ય ના બને જ નહીં એ તો પથરો કહેવાય બધો સમજે પણ લાગણીને વશ ના થવાય આપણાથી લાગણીને વશ ના થવાય અને શરીર વશ થતું જતું જાય છતાં એમાં એ નાટકનો ભાગ એવો આવ્યો આપણે ભાગ એમ કરીને રહેવું પડશે તમારે શું એ હું નહીં હું નહીં ભાવે હું નહીં એટલું બોલવાનું અંદરથી રાખવાનો પણ કોઈની આગળ લાગણી થતી હોય તે બોલવા જાઓ તો કે આ શું બોલ્યા તમે શું થયું તમને આવું કહેશે એવું એટલે અંદરથી સમજાયું ને હવે હું નહીં હું નહીં નાટક ભાઈ નાટકનો રોલ નહીં સમજાયું જે વખતે જેવો નાટકનો રોલ આવે એ રીતે નાટકના રોલથી આપણે ભજવવું જેવું સવારે જ ઊભો નથી થતો આવી જ જાય ઓટોમેટિકલી પણ આપણે સમજવાની વાત છે આપણું એ નાટકના નાટક ક્યારે નાટક કરવા દેવું જોઈએ આપણે શું કહ્યું જેનો સ્વભાવ નાટક કરવાનો છે પૂતગલનો સ્વભાવ નાટક કરવાનો છે રહ્યો ન રહ્યો બુદ્ધગણનો સ્વભાવ જૈન શાસ્ત્રોમાં બધા બહુ બધી રીતે ઉલ્લેખો બહુ છે એના તો લાગણી વસ્તામાં બધા જાગૃત રહી એક પ્રસંગ એવો જશે તો બીજા પ્રસંગે તમને ડબલ ભર મળશે એટલે ધીમે ધીમે કરવું પડે પુરુષાર્થ છે આખું સમજાયું ને ખાસ કરીને આ લાગણી વસ્તામાં તો ધીમેથી પછી બીજો રસ્તો અળવો થતો જતો જાય આપણે આજ્ઞા ધર્મનો અને સંભાવ નિકાલનો સમજો બીજું શું પૂછો છો આપ શ્રીની દિવ્ય હાજરીમાં અમે સર્વે મહાત્માઓ આપની દશાનો મેક્ઝિમમ લાભ કઈ રીતે લઈ શકીએ સમજાવો આ જેવી રીતે હું તમારી આ દિવ્ય હાજરીમાં લઉં છું એવી રીતે મારા મારા નજરમાં આપ દિવ્ય હાજરી જ છે મળી ખાઈ મને શું લાગે તમને હે તમે એવું દિવ્ય હાજરી બધી દિવ્ય હાજરી નથી આપણી બધે શરીર ઓછું શું છે તો પછી આ તો જ્ઞાનને પામેલું શરીર છે શરીર જ્ઞાનને ના શરીરને જ્ઞાન ના હોય પણ એ શરીર એવું છે આપણને આ દેહ મળ્યો તો કેટલા પુનસારી કહેવાઈએ આપણે પુનસારી કેટલા કહેવાઈએ સમજાયું ને એટલે આપણો આ બધો લાભ આપણા બધાની અરસપરસની દિવ્યતા અને એનો ચાલ્યા કરે છે સમજાયું ને અહીંયા આગળ લેવાની ક્રિયા નથી અને આપવાની ક્રિયા નથી સહેજે સહેજ ચાલ્યા કરે શું કહ્યું એવું બની શકે જ્યાં લેવા દેવાનું બનતું જ ના હોય એવું કોઈ જગ્યાએ છે કેનેડામાં છે કેનેડામાં છે તારે લેવા દેવાનું બધે જ છે ને પણ આપણે દિલમાં નથી તારા દિલમાં છે સાચું કે ને બોલ ને તારું છોકરું બહુ વાલું હોય તારે ચાલ એ બરોબર છે એમાં શું છે એ છોકરું આપણને લાગે ને કે આપણે બધું મૂકો તમે થઈ ગયું ભાઈ વિનોદ વિનોદ બંસલ હા અચ્છા અચ્છા doctor Vinod Bansal from Birmingham Please explain what you mean by live out your life according to the unified field theory in all relative living. Vinod, your question is excellent, let me tell you. Shall, shall we talk in English for him? Okay, Hindi में बोलूं. Hindi? You will allow all of you? Okay. So we know this is uh, a, a wonderful question that what do you mean by living out your life according to the unified field theory in the relative living? This unified field theory belongs only those who have been separated from the relations and established in their own state with the own state relation. That is, relieved from the relative relation that is subject to coming and passing out and establishment of our own state or perpetual state, blissful state, as by our own self relation. So real self-relation and relative self-relation, word, relation is because of the presence of the body. So long as body is there, word relation will be used all the time. And in the present day of science, of this matter, energy, space, etc., time, this on relation part, Einstein progressed so much so in understanding this nature, world, matter with respect to time, space, etc. And at the last times in his life, when he came to understand the space, a space related time that, oh, its space seems to be curving down, wrapping, W A R P. And therefore, he understood time as a wrapping time. And here to understand that matter, particularly in the terms of relativity and in terms of the theory of relativity. He understood he, a human being cannot transgress this boundary of mother nature. And then exactly at that point he realized and he just withdrew everything from the science. But it was last time of his life, last time. And there it was his desire. And also scientists also know today that he has given us the theory of relativity. And he wanted to give in detail the theory, unified field theory, unified field theory in this world. So that he felt the humanity will be in great happiness after understanding that theory, but he could not. At the, at the end, it was stopped. So, for us, Mahatma, who are totally dissociated from the relations as relations and living the relations as they are, and our state as we are perpetually, and after this division, on the relative side, relational relative side, Whatever happens to a Mahatma to file number one, file number one as the relative field of a Mahatma, mind, speech, body, and uh, living with everybody also. So, in that, Mahatma's experience will be unified as by himself or herself in a way that one is by herself or himself relatively and at the same time the same as in coming in communication and interaction with others also because in his view others are not others but he is he or she is she he is he or she is she when maya looks with her daughter, Nishtha. So Maya now understands, or you have to gradually understand and come to it, and yet live with your daughter as mother, of course. But uh, by understanding, Nishtha is Nishtha, relatively by her body, okay, but ultimately for me, Nishtha is me. <laughs> Ultimately for me, Nishta is me. Though my Maya's body relativity is there field, but Nishta's relativity field is also there. But there I see myself, myself. That is what Maya is. Is it true? Uh, so Mahatma gradually will come to know wherever with whom, uh, whether liking or not liking, whatever. But he will see that liking aspect, his own liking aspect and disliking both ways. Though the nimit is different anyway. That is unified field theory. That is by relative viewpoint. We are unilateral. Bolo? individually, by relative self, as, well as, in the world, with all the relative selves, and, also, all non-living entity every way that our vision, Shuddhata vision will expand so much so and our relative viewpoint will come to such a unilateral, unilaterality in understanding. of to understanding our own self as spread everywhere outside. There is nobody, nothing, no nobody, no no thing, nothing outside that can cause me to be there outside. No. Because I went out of my place, therefore everything what I see outside now is my rendering type of that which is there. That now I. નિમિત્ત એ નિમિત્ત છે પછી એ નિમિત્તમાં जो निमित्त है वो तो निमित्त ही है विनोद तो उसमें मैं वो निमित्त नहीं है ऐसी मेरी नैमित्तिकता क्यों होनी जरूर है अर्थात मैं नॉन डूअर होते हुए भी कैसा डूअर बन सकता हूं मेरा तो स्वभाव ही डूअरशिप का है नहीं मेरा स्वभाव तो जानना है खाली मेरा स्वभाव just to know and see so how can I be a doer in seeing other as other how Then other uh, is not other. Other uh, is other, okay, why relatively? Uh, that's true. It's a dramatic part. In dramatic part, but in a dramatic part, when we are not totally decided perfectly as to what is not and what is. Who am I and who am I not? Hmm? what appears that whom I not is who am I, relatively. Sir, is it not so, sir, doctor, sir? Huh? Harish, what do you say? Huh? So by relative viewpoint, actually the agna that we have got is a unilateral agna for each individual, all of us. And we have to experience that way. Even though living with all relations and closest, near and dear ones too, Hmm? Do you understand? Maya, Nishtha, Nishtha. Unless you understand yourself in Maya as you, there won't be good pure love bond between you two, pure love bond, where there are no conditions, is it? it that does not mean that mummy will not be mummy. Mummy will remain mummy and you will remain as daughter. What is wrong in it? You have to live out. Vinod, well, are you okay? Bharat? That means I Vinod, I Vinod, whatever happens to me as Vinod on account of X agency, he or she near or far, and that appears to be to me as happening from outside is not so, but it happens because the causes for that happening are within me. And he or she or agency or anything is a mere instrument. You understand? Unless such an instrumental aspect of the world is there, all of us mutually cannot live like this, the way we are living in this relative world. It is always there. But it is the very basic nature of the world. You understand? Therefore we are together. But those who are realized in their own state, pure soul state, for them to understand this very pertinent, important, everyone. And whoever has realized and one is not able to pursue this properly, well, ultimately everybody has to come to this point that by relative viewpoint, I am name bearer, that's it. In that, I should not do anything, but I feel like that, I feel like that. No, no, you have to be just uh, uh as a drama, opposite drama, you have to be there. with that all the time. A Purusharth, this is Purusharth, Vinod. Unless because you are uh, soul. बिना पुरुष हुए स्त्री या पुरुष पुरुषार्थ नहीं कर पाते दोनों का पुरुषार्थ को एफर्ट एक ही है तो पराक्रम बोला जाता है उसको क्या बोलाता है पराक्रम पराक्रम बोलते हैं उसको Vinod you understand I know that you find it difficult, but gradually that understanding has to develop in us. Gradually. And that too, it can happen only our nearest uh, dear uh, ones. That is husband, wife, relation, and children. Do you follow? And that is exactly the word for all of us who are householders. For all of us. What is that only? Hmm? how do I start seeing myself in others? How do How do I see, start seeing myself in others? Well, your wife is not your wife. But you are your wife. Repeat, if you don't follow, ask me. Unless you are your wife, then, then you will understand your wife as wife in its proper as it practice. Otherwise it's very difficult, sir. Huh? Unless I see Madhava as me, understand, understand. Huh? That means my body living as per five agnas. Understand? Is verily wedded to be by relation as five number one. And I am wedded to that body, I was wedded, but now it's a divorced body. It's a divorced body. But that relation is not going away. <laughs> so, in the relative world also, Gradually this understanding will happen in such a way that you can, you can pass your life fully in spite of not agreeable circumstances. Everybody can do so very nicely for one's own sake, for not anybody's sake. You know, for one's own sake, not anybody's. Then one would say, but what about her or her? No, no, you are not to. That uh, others has to take care. We are, everyone has to take of one's own self. Nobody is there to take care of anybody for one's own self. No. Relatively okay. It's a dramatic role. So dramatic roles are wrong. No. But dramatic means non-cheating role. Dramatic role means what? बोलिए ने मैं गलत बोलता था हूँ or sitting room? No, otherwise won't be called drama at all. So for Vinod, it, eh, it, it's a very difficult phase of to understand in this manner. But gradually it does happen. And it has happened within you also. But the extent is less. It will increase. It will increase. Hmm? Come what may. Come what may. Come what may. So that's it. That inside God Bull, bull, not, not to speak. Hmm? What is it? I am there. Bull. Come what may. Huh? Huh, that's it. Not to speak. Keep it at heart. In all situations. હે? હવે કાઢી લો જરાક ઘણું કરી લાગે છે જરાક હમ. દેખાય. મિત્રો હવે આપણે કઈ પદ એક લગાવો છો આપણા આપણા પેલા આપણા સિલ્વા ક્યાં ગયો આખું ભૂપત સિલ્વા જ્યોતિબેન જોડાવે છે જ્યોતિબેન જોડાય સારું Tertemiz. Soğuk şemek will be present life and living is 100% galana. That is disintegrating, passing out, phasing out. But because of the, so many numerous types of our thoughts, mind, speech, intellect, ways, and everything, whole body wise, we are confused in that. And that confusion need to get evened out, even, even gradually in our own living. And nobody can live alone. This world is like that. Even sadhu sannyasis are also there, they have to have their listeners. They cannot by themselves only. That is why Apta Putras feel that we must have Mahatmas before us. <laughs> Otherwise, whom we talk about <laughs> like that. Everybody. Always. Uh, there is a world, after all. And in this we have to understand, that is more important. That makes our life wonderful, understandable as a drama, a ra- real drama, though not real. How? Vinod, speak out. Real drama, though not real. But real why? You have to, you will have to get it played out, let it played out. You will have to, where will you go? Hmm. But today people think, oh no, I will take this, I will take divorce. This. No, no, no. Divorce is a totally different, is a different meaning. And people has brought down to this level. Divorce has to be from body. What do you say? What does that mean? Body needs to get divorced. Body needs to get divorced. Because we are wedded to it. We were rather. we are wedded. This is What doubt you have got that you are not pure soul? You got any doubt that you are not your soul? You got any doubt about your being as pure soul? Tell me. You are one percent, a quarter fraction. Are you sure? How many percent? Huh? Hundred. Oh, that's good, that's good. Otherwise you say ninety-nine. No, that won't do. 100 and 1, that also good. 100, the normality, that is unified field theory. Hmm? ચાલો ભાઈ ગો ફર્ધર થોડું પતાવી દઈએ હા ભાઈ ટાઈમ થોડો છે અગિયાર પંદર મિનિટ છે આપણે આ લઈ લઈએ થોડા પંચા આપણા સુરેશભાઈ સાહેબ અને જીતુભાઈ ઇન્ડિયાથી આવ્યા છે ઇન્ડિયાથી a very good studio there અને સુરેશભાઈ પટેલ સુરેશભાઈ કઈ ગયા હા સુરેશભાઈ એટલે પાંચ આજ્ઞા પરમાર્થ એનો tenth tenth part tenth book the DVD is coming તો please now PowerPoint display. And this will be the, on the DVD, this will be the front. देवी सच्चिदानंद महाराज आपका दुर्गा साहब को परम और इंग्लिश इंग्लिश इंग्लिश सुनने का प्रैक्टिस है खाली इंग्लिश में चलेगा okay today is the tenth anniversary of पांच आज्ञा परमार्थ सत्संग series that we started in 2005 Kanu Dadaji all satsang is centered on Agna Dharma as everybody knows any satsang you take Agna is the center so we have started on his 76th birthday in Cambridge with the number one. At that time we had no idea this is number one. So we never knew even that we will continue until today. So we are very happy and Dadaji's Rupa is flowing so nicely on us, on our studio and all the people who are helping us. So <clears throat> it's hard to say in English but તેમના હૃદયમાં ગીતાનો મર્મ છે દરેક કવિરાજના પદનો પરમાર્થ છે અને જે જે જગ્યાએ દાદાજી આજ્ઞા સમજાવી રહ્યા છે દાદા ભગવાન આપણને પાંચ આજ્ઞા આપી ગયા પણ એનો જે મર્મ અને પરમાર્થ દાદાજીના હૃદયમાંથી નીકળી રહ્યો છે અને આજ્ઞાનો સમજ આપણને જે રીતે મળી રહી છે yeah, everybody's experience is there. So sometimes we have in English some of the satsang in Dadaji also in Hindi. So that will always continue. But along with that, this is the 31st DVD. You can put another slide in the list of DVDs. So Dadaji, in 10 years, this is the 31st DVD that has come out. And including so many different subjects like Rupa, ઉપયોગ અને એની ગોઠવણી અ, બોલવું એ સિંગલ ગુનો ના બોલવું એ ડબલ ગુનો There's list of 31 DVDs including this one. So if you don't have it, if you didn't have a chance to watch, hear, whatever ways, please get it from our centers. Uh, Mohan Bhai is the main person here. Yes, so many DVDs. Any new Mahatmas are here, just contact uh, Mohan Bhai and you will get it. October 6th is Dadaji's real birthday by Indian calendar, lunar calendar. So that is when we will October, October 6th. Huh? October 6th. Ah, yes, yes, yes. yes. Indian calendar. <laughs> Indian calendar, And English calendar, September? 17. So, <laughs> and today is another in, uh, calendar year birthday also. So you will have three birthdays. Uh, but on October 6th, the DVD will come out. Uh, when I go back to India in like 10 days, I have to still work on the finalization of the DVD. So unfortunately, I cannot have DVDs that that are in front of us. So uh, you will get it, uh, and all centers will get it. Dadaji has repeatedly said that Agna and Akram Vignan is પ્રાપ્ત થયેલું છે પ્રાપ્ત થયેલું છે અને જે પુરુષાર્થ આપણો બાકી છે દાદાજી વારંવાર આપણને કહે છે અંદર જઈને વિચારો go inside it is inner living so that has to be done by us. Nobody else is going to do. Dadaji, 10 years ago also Kaviraj made a rachna of pearl oh. on, on you Dadaji, special, uh-huh. on 76th birthday. So that is also 10th anniversary of that pearl and Kaviraj is very happy. Jyoti Ben actually talked to him just a few days ago. I'm requesting uh, Jyoti band to sing that part, uh, and it will be on the screen. It's a very small part. Jyoti band. Oh, oh. Ah, ah. કે દાદાએ જેને ભીડમાં એકાંત કર્યો ભીડમાં એકાંત કર્યો એ બહુ જરૂરી આપણે બહાર અવસ્થા છે એટલે આપણે સમજી શકતા નથી બહાર આપણે છીએ એ અવસ્થા આવી કંઈથી તે એ આખું ધીમે ધીમે વિજ્ઞાન ઠંડુ થાય છે આપણને આપણા સિવાય બહાર કશું આવી શકે નહીં અને બહાર છે તે આપણે જ છીએ દરેકને પોતે પોતાના માટે પોતાના સંદર્ભમાં અનુભવ સારી રીતે પોતાને પાસે સમજી લેવું પડે ધીમે ધીમે ધીમે પડે ચાલો હવે હાજી હાજી Each DVD then gets written in book format. This two Mahatmas in Ahmedabad are working very, very hard. So Panchajna Paramato Part 9 that came out one year ago will be distributed as a book on October 6th. The DVD for Agna Dharma Part 10 DVD will be distributed. Uh, દાદાજી ઓલ્સો આઈ વોન્ટ ટુ આત્મા અભિનંદન આપને વ્યક્ત કરવા માગું છું કે મારું ને ઇલાનું રિટાયરમેન્ટ મારું ને ઇલાનું રિટાયરમેન્ટ આપે અમને શોભાન્વિત કર્યું છે બહુ સ્વભાવી છે ના ના એ તો બહુ અમે છીએ તમે અમે જ છીએ હા દીપકાનંદ કંઈ કહેવું છે હાજી આ ઘણી વખત કહેતા હતા કહો છો કે દાદાના વિરાટ દર્શન પામવા માટે એક કોઈ પેડેસ્ટલ આપણને જોઈએ કે જે એ વિરાટ દર્શનને આપણે સારી રીતે પામી શકીએ સમજી શકીએ અને અનુભવી શકીએ દાદાજી આજે કુદરતી રીતે આજે એવું થયું છે ને કે અહીંયા બેસે છે ને તો દાદા દેખાતા નથી આ સીટ એવી ઊંચી છે ને પણ જો આપણા અહીંયા આવે ને तो दादा दिखाइए yes there is you have to reach climb this pedestal to reach the divinity જય સચિદાનંદ આપણે દાદાએ આપણને આ બોધ છે અને બોધ આપણને આપણને પોતાના દરેકને મળ્યા કરે છે આપણને બધાને મળ્યા કરે છે કે આપણે આપણાથી બધા મોટા બધા જે નાના નાના આપણી બસ બીજી જીવવાનું દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિમાં પૂતગલ અવસ્થાઓ તો અવસ્થાઓ જ રહ્યા કરે પણ દ્રષ્ટિ ચાલો આજ્ઞાનું ધર્મ સ્વરૂપ અને તપ સ્વરૂપ આપણા થકી ખૂબ સ્પષ્ટતા થઈ જે થઈ રહી છે એ દાદાની વિરાટતા સમજાતી જાય છે આ શરીર અમને તો બસ અનુભૂત આ શરીર જોડે અમારું બધું આખું છેલ્લા ચોપન પંચાવન વર્ષનો વ્યવહાર છે બધો સમ્યક વ્યવહાર અને શરીરને જે આપણાથી અશુદ્ધ બન્યું ભૂગલ કેમ શુદ્ધિ પામે આજ તેમને મન થયું છે અને આ રીતે જ અમે બધે રહ્યા છીએ અને એટી એટથી જ્યારે અમારે આવવાનું થયું અહીંયા યોગ નાઇન્ટીન એટી એઇટથી અમે જ્યાં જ્યાં ફર્યા બધે જ પુણે પાંચને જ્યાં જ્યાં દાદા ગયા હતા જગ્યાએ બધે જ આ જોયું હતું પરંતુ તે વખત પરિસ્થિતિ જુદી હતી અમે જોયું રાઈટ ફર્સ્ટ ટાઈમ પ્રભુદાસજી આપ જાણો છો રાઈટ ફ્રોમ દેર દાદાએ જ્ઞાન બધી જગ્યાએ જ્યાં હોય તો કોઈને પચાસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અપાયા છે જ્ઞાન ગામની નાની જગ્યા હોય પણ એક જ જોયું અમે કે આજ્ઞાધર્મ એનો સ્પર્શ થતો નહોતો આજ્ઞા શું છે એનો સ્પર્શ નહોતો થતો કારણ કે પોષણ નહોતું પોષણ નહોતું પોષણ વગર કેમ કરીને આપણે એ થઈ શકીએ આપણે જ આપણી જાતથી પોષાઈએ એ વસ્તુ જુદી છે અને આપણે એકબીજાને મળી અને એકબીજાને સમજીએ પોષણ થાય અને કોઈ નિમિત્ત ભાગ જેને અંતે એ પોષણ નરસિંહ પણ આજે પરિસ્થિતિ બહુ જુદી છે ભારતમાં પણ પ્રદેશમાં બધે અમે જોઈ લઈએ છીએ બહુ સારી રીતે ઘણી સારી રીતે અને મહાત્માઓ ક્યાં ક્યાં કયા ખૂણે ખૂણે ક્યાં ક્યાં હોય છે પોતપોતાના વ્યવહારમાં પણ જ્યારે પ્રસંગ હોય છે ને ત્યારે આગળથી નક્કી જ કર્યું હોય છે નહીં તો આપણે આગળના જીવન કેવા ક્યાં ક્યાં જતા હતા હવે આ નક્કી કહીએ પહોંચી જ જવાનું આપણે પ્રસંગમાં આપણે જોઈએ જ છીએ બધા અને હમણાં પર્યુષણ ચાલી રહ્યું છે ભારતમાં પર્યુષણ જૈનોમાં આઠ દિવસ કે છે ને પર્વના પર્યુષણ ચાલી રહ્યું છે એમાં હપ્તાપુત્રો ત્યાં પણ કામ કરી રહ્યા છે અહીંયા આપણે ચાર છે અને નવ જગ્યાએ થાય છે મારી ખ્યાલથી નવ જગ્યાએ પાંચ સ્ટેટમાં થાય છે ફાઇવ સ્ટેટ્સ પર્યુષણ ત્યાં આગળ ચાલુ જ છે સવારે કેટલા વાગ્યાથી સાહેબ ડૉક્ટર સાહેબ સાંજના સાત વાગ્યા સુધી સાત સાડા સવારના સાડા છ થી સાત વાગ્યા સુધી ચાલ્યા જ કરે આખો દિવસ કન્ટિન્યુઅસ બસ ત્યાં ત્યાં જ હોય બધી જ વ્યવસ્થા હોય જ્યાં હોય એવું છે આશાબેન આપકી હમ આપ હમેરા વાદા હૈ આપકો what ever you ask that at જન્મ જયંતી do you promise us that you will be with us till we have the whole world with us? No promise. I, I will be with you. I will live with you. Ah, but my being and living will be different. That gradually you will have to understand. लेकिन आप प्रॉमिस देते हैं पूरा promise, पूरा. कि physical I am duty bound, duty bound. फिजिकल बॉडी की आप केयर करेंगे ताकि मैक्सिमम इयर्स हम आपको ऐसे देख सकें आई एम ड्यूटी बाउंड आंख बंद करके मुझे याद करो I have to be there आंख बंद करके जाओ in your physical body okay okay અને મંગુ દાદા એક મિનિટ બોલું એક મિનિટ શું કહ્યું જયંત બોલે છે એક શું દાદા જે છોટા સ્લાઇડ બુકમાંથી ડાયરીમાંથી જે સ્ટેટ ઓફ વાત કરી દિવસે એના પરથી મારો અનુભવ જરૂર જરૂર એટી અંદર દાદા મળ્યા ત્યારે તમે અંબાલાલ દાદા ત્યારે બ્રહ્માંડની વાત કરતા હતા બ્રહ્માની વાતમાં પછી મેં પૂછ્યું દાદાને કે દાદા તો અમેરિકાનો તું મૂર્ખ જઈ તો દાદા કહે કે આ જે વાળ હોય ને તો વાળ આગળ કીડી મૂકી હોય તો વાળ એને પહાડ જેવો દેખાય એમ કે અને હકીકતે બની કે ત્યારે પછી દાદા કીધું કે આ બધા સવાલો તમારે શાંતિની કચુમાં રાખવા સમય જશે તો તમને એનો ઉકાલ આવશે આપની કૃપાથી દાદા એટી એટથી જે સમજણ થયેલી અમારા તો કલ્યાણ થઈ ગયું દાદા કંઈ પણ ભૂલ થઈ હોય તો જયંતભાઈ કોઈ અમે કોઈની ભૂલ નથી જોતા પરંતુ બહાર જે પણ છે ને તેમાં મેં બંને જ અનુભવવાનો મારો હંમેશા પુરુષ જે પોતે મારું જીવન રહ્યું છે એ પ્રમાણે રસિકભાઈ જ્યારથી અમને પહેલે દિવસે અમારા રસિકભાઈની હાજરીમાં પણ એ માસ્ટર કમાલ કમાલ એ એનું વર્ણન થઈ શકે એવું નથી આપણે દરેકને થાય છે બધા એને જેને જેને સ્તર રીતે બધા સમજાય એટલે અત્યારે તો બહુ સુંદર આ બધું ખીલ્યો છે પરંતુ જેને ભાગે જે નિમિત્ત ભાગે બનવાનું જેટલું ધ્યાન આવે તે બધા બની શકે છે એટલું જ મારો કહેવાનો મતલબ કોઈ પણ પોતપોતાની જગ્યાએ પોતાના જે જાણીતા તે કોઈની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય કંઈ લાગ્યું હોય ભાઈ આને આ રાખે છે આ સારું છે તો નિમિત્ત બની શકે થોડા થોડા અને જે આપતા પુત્રો છે એમના માટે મોટું કામ આવે અને વડીલો અમુક જે કામે લાગેલા છે એ લોકો શું એમને બધે ફરવું પડે બધાને કસે જવું પડે ખ્યાલ આવે ને એટલે દાદાએ કહ્યું છે કે આ science science of human life કે વર્ણને ખૂણે ખૂણે પહોંચે તો બહુ જ સારું કહેવાય સાયન્સ ઓફ હ્યુમન લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે of all the science is put together the science of human life એની તોલે નહીં આવી શકે બધા આખા તમે આજના ભણના મૂકી દો તમે કશું નહીં કરે મેડિકલ સાયન્સે પણ આજે શરીરને સારું રહેવા માટે કેટલી મદદ કરી છે આજે કેટલો બધો વિકાસ કર્યો છે એને નો ડાઉટ પણ એને આપણે પોઝિટિવિટીમાં કેમ કન્વર્ટ થાય આપણું એ જોવાની જરૂર છે particularly here what our food intake અને what ever intake and what ever લિંગ aspect are there we should be careful about our own self particularly young generation young generation because body Verily, body itself is the asset of life. Body itself is the asset of our own asset for every each one of us. And what is asset after all? Asset that comes to rescue and use in the times of need. If there is some balance, we can pay bills. But there, there is no balance. How can you pay bills? that is where the lie. And here lies the wonderful, artful Dada Bhagwan. Artfully he gave five agnyas. Artistically, yeah? Wonderful, wonderful. ये हरीश मंगू कौन हरीश ने तमिल मंगू भैया શું કે છે કરી આપો મને કાગર કોરો જેના પર લખે વિધાના શબ્દ એકદમ ચોખ્ખો એ થઈ જ રહેલો છે આપણે આજ્ઞાધર્મ આ જ કરે છે મહાવિદ્ય ક્ષેત્રનું વિધાના લગ લગ કરે છે બધું હા એવું છે એ અંદર બન્યા કરે છે બધું બહુ સુંદર <laughs> એક છેલ્લું લીલ લાસ્ટ હવે હરેશ દલાસથી એમને આપ્યું છે લઈએ આપતા સૂત્ર દાદાનું છે એમાં ત્રણ હજાર ચારસો ને સિત્તેર three thousand four hundred and seventy આપતા સૂત્ર ઓફ દાદા ભગવાન બિફોરિઝમ્સ કરુણાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય કારુણ્યતાનું બીજ પડ્યું છે તેને જ્ઞાન પ્રગટ થયા વગર રહે જ નહીં અને આપણે બધામાં જ આ કારુણ્યતાનું બીજ પડેલું છે અને એને જ શુદ્ધ પ્રેમનું બીજ કહેવાય આપણામાં અને શુદ્ધ પ્રેમ તો આજે તો ગળા આટલા બધા મહાત્માઓનો પાંગર્યો છે સારી રીતે ખીલ્યો છે બધું જ છે શું દરેકને આપણે એકબીજા પરિચયમાં ક્યાંયનો કોઈ તો ખ્યાલ આવે જ આપણને જરૂર આવે અને જેમ જેમ ખ્યાલ આવે છે તેમ તેમ આપણો આનંદને આપણું જીવનમાં એકબીજાનું સમજણ બહુ સારી ખીલતી જાય એટલે હરીશ ક્યાં છે હા એટલે કારુણ્યતા બીજ તો આપણે બધામાં આવ્યા આપણે દયાથી છૂટી ગયા પણ હવે આ કારુણ્યતાનું બીજ પડ્યું છે જગત કલ્યાણ ભાવનાનું આપણા બધામાં કે આપણે કશું જોઈતું નથી પણ જગતનું કલ્યાણ હોવું ભાવના થાય છે એક જાતની ભાવના થાય છે સમજાયું ને એ કારુણ્યતા સિવાય બની શકે નહીં અને શિવનો સ્વભાવ શું છે કરુણામય શિવ એટલે શિવનું જ્ઞાનીનું શિવ સ્વરૂપ એ શિવ સ્વરૂપ છે પરંતુ વચ્ચે બહાર બાળ જીવોને અને સંસારમાં સમાજને બધા સરખાઈ રહે બધાને અને ગરબડ કુટારા ના કરે એટલા માટે આ શિવજી આવી રીતે પૂજામાં મૂકેલા મૂકવા જ પડે નહીં તો તો આ માણસો અત્યારે માથાવાળા એવા છે ને બધું હાથમાં લઈને પોતાનું ધાર્યું કરી નાખે બધા હું કોઈ ડરતો જોઈએ કે નહીં માથા પર શિવનું એવી રીતે સમજાવ્યું આપણને ભાઈ આગળ જઈએ શ્રેણી સાતમાંથી બસો પચીસમું સૂત્ર પૂછ્યું છે જ્ઞાની પુરુષની અંતરવાણી એવા સુંદર કરુણા અને કૃપાના મોજા ફેલાવે છે કે એમાં અદ્ભુત વાઇબ્રેશન છે એ મૌન ભાષા જગત કલ્યાણમાં ખૂબ કામ કરે છે આ બધા આપણે એક એક મહાત્માને લાગુ પડે છે અનુભવ તો કોને કે અમે થયો છીએ કે એવું કશું દરેક દરેકને થઈ શકે પણ દરેકને આપણા પૂતગલો જુદા છે પ્રમાણે થાય પણ થાય એક જ અનુભવમાં ભેદ ના હોય બિલકુલ ભેદ ના હોય પછી બસો ચોસઠનું સૂત્ર પચીસમાંથી શ્રેણીમાંથી અમારી મૂકી ભાષા જે સમજતા શીખશે અને સાંભળતા શીખશે એનું તો કામ જ થઈ જાય આપણી મૂકી ભાષા એટલે વાણી નીકળતી જાય છે અને એનો વાણીનો એક મરોડ શબ્દ અક્ષર બધા સાથે આપણે બહુ સારી રીતે આપણી જોવાતી જાય છે અને નીકળતી જાય છે એટલે આપણે બોલનારા ના રહ્યા અને એટલે બોલનારા ના રહ્યા આપણે મૂકી ભાષા કહેવાય એ મૂકી ભાષા કારણ કે અનુભવ છે અને અનુભવ પ્રમાણથી આખો શબ્દો જે છે કંઈ પણ ટેપ રેકોર્ડના તે નીકળે છે તે ઓરિજિનલ સ્વરૂપમાં નીકળે છે જેને મૌલિક કહીએ છીએ આપણે ઓરિજિનલ અનુભવ આ બધાને એક સરખો અનુભવ થઈ શકે છે સમજે હજી આગળ જઈએ પછી શ્રેણી સત્યાવીસમાંથી બસો ને અગિયાર જ્ઞાની પુરુષની અંતચર્યા એનું નિરીક્ષણ કર્યા કરીએ અને જ્ઞાની પુરુષનું અંતઃકરણ નિરીક્ષણ કરતા કરતાં એમની માલિકી વગરની દિશા આપણને સમજાવી જાય કે જ્ઞાની પુરુષની ચર્યાને જોઈ ગણાય એ જ્ઞાની પુરુષની ચર્યા જોવી એક અદ્ભુત પ્રકારનું નિધિધ્યાસન છે આજે પણ દાદા જેમને મળ્યા છે અને દાદા જોડે જે જે કંઈ પ્રસંગો બધું થયું છે આજે પણ હાજર આવી શકે તો એ નિધિધ્યાસનમાં એ આખો ભૂતકાળ વર્તમાનતામાં આવી જાય થઈ શકે છે અને એનો પણ લાભ લઈ શકે છે બધા અને અથવા તો આપણે હવે અત્યારે તો મહાત્માઓ આ બધા એકબીજાના અનુભવ બહુ સુંદર થયા છે પણ જ્યાં આગળ આપણે તપાસ કરી લેવી જોઈએ કે અહીં આગળ અમને શું ખપે છે નાના નાની વાત પણ એમને જો સમજી લેવી જોઈએ ખબર છે કશું તો જ ત્યાં આગળ બેસાય આપણે એટલું સારું અને મહાત્માઓ ધીમે ધીમે થઈ રહેશે આપણને આ જગતની કોઈ પણ વિનાશી છે ભાવે કરી મેં ખપતી નથી બોલીએ આપે ખરા પણ એ પ્રમાણે જીવાવવું જોઈએ શું કહ્યું જીવાવવું જોઈએ અને આ દુનિયામાં રહીને પાછું ડોલરો આવે બધું આવતો પણ જીવાવવું જોઈએ પછી શ્રેણી ઓગણીસમાંથી અમે જીવ માત્ર માટે જવાબદાર છીએ I am responsible to every living being આ તો આપણા બધાને for all of us it is equally applicable Vinod this is equally applicable for all of us. Hmm? That I am responsible to every living being. What do you say, Vinod? Every means world is world after, but what is world? Unless our home relations, four relations are there. What is four relations? The world is simple. So it is not a big game. It is not that such a Mahabharata that Mahabharata was like that. No, simple. And there is such a war no, is not going inside <laughs> home. Why, why will happen it? There is a war in the house. <laughs> No. <laughs> ક્યાં છે બધા જોડે એ તો પેલા લોકોનો દમ નીકળી ગયો હતો સાહેબ પચીસમી શ્રેણીમાંથી ટુ સિક્સટી સેવન નિશ્ચય એવો સુંદર છે કે નાના નાનું સ્પંદન હોય તો એને ખબર પડી જાય છે અને વ્યવહારે એટલો સમજદાર છે કે નાના નાની નિશ્ચયના સ્પંદનમાં ગરબડ હોય તો વ્યવહારો પહોંચી જ જાય છે આ તો એક અન્યોન્ય છે અન્યોને છે નિશ્ચય વ્યવહાર નિશ્ચય વ્યવહાર નિશ્ચયના સ્પંદન તો વાત જુદી રહી વ્યવહારનું સ્પંદન પણ એ છે મજાનું એટલે સૂત્રો છે હરીભાઈ સમજી ગયા ને બે વાતે નાતે બે પરિણે સ્વ પરિણે પર પરિણે નિશ્ચય વ્યવહાર પણ વચ્ચેમાં આપણે બરોબર રહેવાનું એની જોડે એટલે એમાં રહીએ ને બે પાટા હરખા જોયા કરે હા છેલ્લું સત્તરમી શ્રેણીમાંથી ઓગણસાઠ પ્રાર્થના એક એવી શક્તિ છે કે ભગવાનને એના આંદોલનો પહોંચે છે આ તો યુનિવર્સલ છે શબ્દ નથી પહોંચતા શબ્દ પહોંચાડવા જાઓ તો સંદેશો નથી પહોંચતો એટલે આ એટલા માટે પ્રાર્થના એ બાય હાર્ટ હોય છે હંમેશા એ હાર્ટેટી હોય છે કોઈ પણ આખા વર્લ્ડમાં બધા આપણા ધર્મોમાં પણ આવા ઇક્વલી છે અચ્છા થઈ સાહેબ લઈ લેજો છેલ્લું એક જ છે આવે અચ્છા પેન્સિલ્વેનિયા કોણ પૂછે છે પેન્સિલ્વેનિયાથી સંજીવભાઈ ભાણાભાઈ ભાણાભાઈ તમે સપ્ટેમ્બર ટ્વેન્ટી સિક્સ કેમ લખ્યું આજે સપ્ટેમ્બર કઈ તારીખ એટલે બહાર થઈ પણ આપ એમના ઘરે ગયેલા ત્યાંની વાત છે પણ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હા તો અક્ષર ઓગસ્ટ ભૂલ થઈ yes yes August twenty six okay આત્મ સ્વરૂપ જ્ઞાન મહાત્માઓ માટે આજ્ઞા ધર્મથી સ્વવ્યવહાર સુધી અર્થેનું જ આજ્ઞા ધર્મનું જીવન જીવાવું જોઈએ એ અને તે અર્થે જ જવા યોગ્ય ત્યાં તે અર્થે જ પ્રતિકમાવવું જોઈએ આવું એમને ત્યાં ગયા તે ગયા ત્યારે આ બધું આવું નીકળી ગયેલું એવું કે છે હા તો તમને શું લાગે છે આવું જ ને એટલે બીજું ખરું બધા શિલ્પા ના પાડે જો કઈ કઈ શિલ્પા ના પાડે હા તું એવી જાય પરફેક્ટ મજા નથી બીજું જોઈએ આપણા જીવનમાં હા તો વાત નીકળી ગઈ એટલે નોંધ કરી લીધી હેમાં હેમાં કોણ તમે છો આપનું વાક્ય શ્રેણી ત્રીસમાં ગયાનું વાક્ય છે બીજો નંબર હોય તેનો ભાવાર્થ એ છે કે આ જીવન આપણને મળ્યું છે ઉધારીનું છે તે આજ્ઞા થકી આજ્ઞા થકી કિંમત ચૂકવી નાખો તેમાં ખાસ પુરુષાર્થ કયો કરવાનો પુરુષાર્થ એ જ કરવાનો કે આ વૃંદા છે ને તે વૃંદા વૃંદાને લાગે છે હું વૃંદાસન એવી રીતે જીવે છે ખરી બધું મને સન્માન આપે છે પણ મારે એ વૃંદાને હું જ છું એવી રીતે મારે જીવવાનું મુકુલ તે હું જ છું એવી રીતે મારે જીવવું પડશે કાનાથી હું જ છું એ ધર્મેશ તે હું જ છું છૂટકો જ નથી છૂટકો હોય તો કોઈ ખોરી કાઢવો વાંધો નથી ખોરી કાઢવો હોય તેને છૂટી છટકી જવાની છૂટ છટક મારી જોઈએ કઈ કઈથી લાવશો લાવશો ક્યાંથી ખોરી કાઢો વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપી છે સમજવા માટે સમજવાની ક્રિયા એ દર્શન ક્રિયા છે અને જ્ઞાન ક્રિયા છે એ કરવાની ક્રિયા નથી હમ એટલે કરવાનું બધું આખું જગતને આખું શરીરને એનું જીવન બધું આપણે સમજાતું જતું જાય જય સચ્ચિદાન થઈ ગયું સાહેબ હવે બહાર થવા આવ્યા આપણે તો આહા આત્મ સ્વરૂપ જ્ઞાન મહાત્માઓ માટે જ્ઞાની આત્મા સ્વરૂપ જ્ઞાની મહાત્માઓ માટે આજ્ઞા ધર્મથી સ્વવ્યવહાર શુદ્ધિ અર્થે જ આજ્ઞા ધર્મનું જીવન જીવાવું જોઈએ એ અને તે અર્થે જ જવા યોગ્ય ત્યાં તે અર્થે જ પ્રતિ કમાવવું જોઈએ એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજે તે ત્યાં ત્યાં તે તે આચરે શુદ્ધાત્મીર શુદ્ધાત્માર્થી જનતે એ મહાત્મા સમજાય હવે શ્રીમદજીએ કહ્યું છે શ્રીમદજીએ બહુ સુંદર કહ્યું છે એટલે આપણને પરિસ્થિતિ સગર સમજો એ જ પ્રમાણે આપણું બધું એ પ્રમાણે હોઈ શકે એવું કરવું પડે શું ઘણી વખત નથી હોતું પણ ખબર પડે એટલે પ્રતિક્રમણ પ્રતિક્રમણ પાછું તરત થઈ જવાનું સચ્ચિદાનંદ હવે અમે મંત્ર બોલીને શું કરીશું આપણે આહારી માટે પ્રસાદ ને જવા દઈશું એને હે નવો કઈ રીતે કશું આવે એક મિનિટ એવું ને તો એ પ્રાર્થના બોલી પછી કરીએ ચાલે મેં બીજ રાખશે બધા બોલો આંખો બંધ કરવું પડશે બધા આંખો બંધ કરી દેજો પ્લીઝ ક્લોઝ યોર આઈઝ હે નમો વિતરાગાય નમો અરિયંતાણમ શુદ્ધાણમ હરિયાણમ નમોયાણમ મંગલાણમ ચ સવે સિંહ પરમ ભવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय जय सच्चिदानंद हे अंतर्यामी दादा भगवान परमात्मा हे अंतर्यामी श्री सिमंदर स्वामी परमात्मा हे अंतर्यामी श्री कृष्ण भगवान परमात्मा हे अंतर्यामी श्री शिव परम कल्याण स्वरूप परमात्मा દરેક જીવ માત્રમાં જે દ્રવ્ય ગુણ અવસ્થાથી બિરાજેલા છો તે દ્રવ્ય ગુણ અવસ્થા થી આપ મારામાં પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છો આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી તત્વ ગુણ અવસ્થાથી પ્રગટ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું પ્રમાદ પ્રમાદવશ અજાગૃતિથી મારાથી જે જે કઈ આજ્ઞા ધર્મ ભંગની ભૂલો થઈ છે એ સર્વ ભૂલોને આપની સમક્ષ જાહેર કરું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો પર કરીને આપની પાસે ક્ષમા માગું છું હે પ્રભુ પ્રભુ આપ મને આજ્ઞાધારીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવી બોલો હું ના કરું આપ મને શક્તિ આપો શુદ્ધાત્મા ભગવાન આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે એને એના વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાના આજ્ઞા ધર્મના જીવનમાં બધા ભેદભાવ છૂટી જાય અને એ અભૂત એ અભેદ સ્વરૂપને પ્રાપ્ત થાય હું આજ્ઞાધારી આપનામાં અભેદ સ્વરૂપે તન્મે આકાર રહું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે આપણે પેલો પ્રોગ્રામ આપણે જાહેર કરો પદુભાઈની દીકરી જાહેર આપણે પદુભાઈ આપણા મગન કાકા અંબાબેન જે દીકરાની દીકરી અનુજા ઓ અનુજ આ ડોક્ટર અનુજ ડોક્ટર અનુજની ડોક્ટર અનુજભાઈ ડોક્ટર અનુજની આ દીકરી મોટી દીકરી હા હાઉ મેની યર્સ નવ વર્ષ એ આપણને શું એને પરફોર્મન્સ આપે છે ચાલો હવે આટલે આપણે નીચે જવું પડે ના ના ના ના એ નીચે ક્યાં આગળ નીચે જ કરશે આ બધું હા હા ના ના ના ત્યાં નહીં અચ્છા ઓકે જો પરફોર્મન્સ કરે છે આ આવો હા બરાબર હા બરાબર પ્રગટ પ્રભુ સ્વાગત કરું છું ચરણ કમળમાં હૈયું ધરું છું પ્રગટ પ્રભુ સ્વા Misalkan baik-baik. Tanggal di cake-nya baru kapan aja ada kan?